હવે એટલો અભાવ તો આ શુદ્ધાત્મા કેવા પૂછવા જેવું શું પૂછવું અને અમને પૂછવું મોટા ભાગનું તો પૂછવા જેવું બહુ પૈસા મને એ તો શરમ આવે છે ને એ શરમ એટલે કે જવાની તો આપણે રાખીએ ને પણ પૂછી શકાય તો પૂછાય ને બધાને કામમાં લાગે શું પછી કોમન સામાન્ય હોય કે લાગે મીના ગઈ જોબ ચાલુ છે અને તમારે મોટર મોટર નથી લિસ્ટ પર આપી છે કઈ આગળ બહુ સારું કર્યું એટલે ક્યાંથી સાન એન્ટોનિયો બાજુ સેન એન્ટોનિયોથી બસો માઇલ ઈસ્ટમાં ઈસ્ટમાં વેસ્ટમાં ઓકે બરોબર તમારા ઘરમાં બેસાય ગમે ત્યાં આપણે વાતો થાય ગમે ત્યાં બેહો વાતો થાય પછી આપણા દીકરી દીકરા જે હોય તો અહીંયા લઈ આવતો મારે ત્યાં શરીર <laughs> મર્યાદા વાળું થયું છે

તમને ફાઇનલ કન્ફર્મ થાય એટલે મને જણાવજો નિશા બતાવી ચાલુ કરતા સારું તમારા વાળું ચાલુ કરે એટલે વાતાવરણ ચાલુ થઈ જાય ધમધમાટ No, નૈણા કરે છે લૌકિક મોતી નૈણા કરે છે અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે અલૌકિક મોતી જોતા આત્મા ઠરે કમોતી નિરખી નૈણા લૌકિક મોતી એ લૌકિક મૂર્તિ નૈણા ઠરે છે આપણી વાત લાઈન સમજીએ એટલે એનો મતલબ શું તો સમજાય ને લૌકિક મોતી અને નિરખી એમાં સમજાવ્યું નહીં કે તમે સમજાવો સુરેશભાઈ સમજાવશે કવિરાજામાં પ્રયોગ વ્યવહારથી જે આપણા આંખ છે એની વાત કરી લૌકિક અને પછી અલૌકિક એટલે આપણી મેં અલૌકિક નું પૂછ્યું તમને પણ અલૌકિક જોડે દીધું તમે બીજી એ વાંધો નથી કે પછી આવીએ છીએ તો જ મજા આવશે લૌકિક મોટી જનતા મેં કોઈ મહિના ઠરે છે એવું પૂછ્યું પણ તમે જવાબ મારે યાર મારે સમજવું જોઈએ મહિના ઠરે છે એટલે હું અમારો હર્ષલ કે છે જોજો તું બોલ ને તારી હીરો છે એટલે હું તને આ હીરો આપું ભાઈ તારી નજર ઠરે આવે પર કિંમત કરું તું તું કિંમત કરું તારા ને કહું તું કિંમત કર તો બે બેવના કિંમતમાં ફરક પડે થોડો ઘણો એટલે બેવ જવૈયો છે તો કેમનું પડે જવૈયો બેવ છે એક સોપારીના નંગ જેવું અદભુત નંગ હોય સોપારીના નંગ જેવું એટલે અનુસરણ ના કહેવાય શ્રીમદજી કે છે પ્રકાશભાઈ સોપારીના રંગ જેવું સુંદર કેટલું એટલે જે જવેલ્યું હોય ને એની આંખો કેળવાયેલી હોય પ્રકાશભાઈ આ તમારી આંખો કેવી કેળવાઈ છે પિક્ચરોમાં જો અરે અલાસ્કા જઈને બધું અહીંયા અસર લઈ આવો છે જ્યાં છે તેવું દેખાય આપણને અહીંયા બતાવ્યું છે કઈ ડેથ વેલી ડેથ ખબર નહીં ડેથ વેલી કોને કહેવાય એટલે શું ખબર છે લીંબુ વેલી કહે છે વેલી એટલે આવડું મોટી શ્રીમદજી કહે છે ઝવેરીએ બધા એક એક એનું કોઈ કે કરો દસ કરોડ કે કોઈ અબજે છે બધાની આંખો તો જવેરીની છે તો જુદી કિંમતો કેમ પડી ભાઈ દિલીપ સમજાવો ને બધા મારા થોડી સમજાવો આપણે બધા સંભળાય એવું છે તો પછી હવે એમાં પડઘા પાડી શું કરવું છે બોલ આપણે બધાની કિંમતો જુદી જુદી કારણ કે બધા પોઈન્ટ ઓફ વ્યૂઝ જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂઝ એટલે સમજાય નહીં સર બધા સ્વામીજી આપણી જોડે વિજય નો અચ્છા અચ્છા મને સમજ ના પડી એટલે બધા એવું કિંમત જુદી પોતા કરશે એવું કરે સાહેબ આખો બધી આંખો માણસ જેવી માણસની આંખો છે ખરું કે નહીં લૌકિક મોતી દેખી ન ઠરે છે કે છે સાહેબ કેટલી કિંમતો બધી બંધ ફેરફાર થઈ જાય છે તો આ તો ચંદ્રકાંતભાઈને હાથ ઉગ્યું હતું ને તો કવિરાજે પદમાં મળ્યું છે તો ચંદ્રકાંતભાઈ બોલી ઉઠેલા કે દાદા આ કૃપાળુદેવ કહ્યું છે આટલું તે ઝવેરીઓનો આખો ઠરતા એક અદ્ભુત સોપારી જોડું અયંગો કેટલી બધી કિંમતો જુદી જુદી કરે છે તો દાદા તમને નહીં થયા તો મારો આત્મા ઠરી ગયો તમારી શું કિંમત કરું ક્યાં છે કેટલી કિંમત કરું ક્યાં કે કેટલી કિંમત મૂકું આપણી કિંમત મૂકી જાય આપણી કિંમત મૂકી જશે એવું નહીં બરાબર આપણી કિંમત મૂકી જાય હા હવે બીજી લાઈન બોલ નવ કી કમૂર મોતી મિરખી નૈણા કરે છે લૌકિક મોતી નિરખી નૈણા કરે છે અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે અલૌકિક મોતી જોતા આત્મા ઠરે ચંદ્રકાંતભાઈ દાદા જોતા બોલી પડ્યા હતા અને પેલું શ્રીમદનું વાક્ય પરંતુ એ વાંચેલું ખરું બધું એકદમ કવિરાજને સાંભળ્યું ને પંદર સિંહ ગયું આ વિચારવા સરસ કહ્યું દિશાબેન શું કહ્યું પંકજ પંક એટલે કાદવ કાદવ બધી જન્મેલું બોલ ગંધાતા બોલ બોલ ગંધાતા કાદવમાં કમળ ઉગ્યો ગંધાતા કાદવમાં કમળ ઉગ્યો ગંદુ થઈ ગયું આ માથું કમળ આપણું આ શરીરનું આની કિંમત છે સમજ્યા અને અહીંથી ઉઠીને આવ્યું ઉઠી ઉઠી નથી સમજવા જેવી વાતો છે આમ તો વ્યવહારમાં બહુ કહેવાય છે પણ હકીકત સમજવા જેવી છે બધા શાસ્ત્રો પુરાણો બધા હરા માટે જ છે દાસ સમજાય તમે ગંગા ચાતક ને સ્વાતિ નક્ષત્ર નું પહેલું થાય છે મોટી થઈ જાય છે નજર પડે છે જ્ઞાની પુરુષની પરમાત્માની અને પરમાત્માની કૃપા ઉપરતા જ અવકાશી અર્થનું સિદ્ધ ભગવંતોનું તારે આ વધારે ના આવડે સીધું ચલાવી જા સરસ બહુ કહે છે પાછું થોડું સમજાવજો મને કેતો હું સમજાય અવકાશી આકનો મોતી ત્યાં ઠર્યો અવકાશી આકનો મોતી ત્યાં ઠર્યો આલોક Hare કરતા આત્મા ઠરે છે અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે કરી લઈશ કરી આપીએ જલ્દી આલોક મોતી જોતા શું કહે છે આલોક આલોક એટલે આલોક એટલે આપણું અલૌકિક કહેવાય દુનિયાનું દુનિયાના ઝવેરીનું લોક આલોક એટલે આપણે બધા દુનિયામાં આપણે ઝવેરીઓ થયેલા છે ને આવી છે એવો છે પેલી છે પેલો છે આમ છે તેમ છે તું આવી છે આ બધું થયા જ કરવું કિંમત આપતા હતા ને બધા હા પણ જરૂરીઓ જરૂરી જરૂરીઓ જતો હીરાને આપણું શું કર્યું એટલે આલોક મોટી શું કહે છે અંજાયું આંખે એટલે ઝવેરીઓ અંજાયું આપણને ક્યાં તને કિંમત કરતા આવડે હવે વેપારીઓ હીરાનો વેપાર કરી શકે આપણે શું કરવી છે કોણ શ્રીમદજી તો પોતે હતા નન વેપાર કિંમતીમાં કિંમતી બધા પાકી શકતા હતા અને એમને એમાં રસ નહોતો પાછો શું કહ્યું રસ નહોતો એ તો કહે છે ગોંજ પરણો પે ગયા છીએ અમે સંસારમાં ગોંજ પરણો એટલે ભરત દેવ જન્મે પછી એમને ગોંજ પરણો જ ખાવા પડે સંસારમાં બે એટલે ભાષા પટેલિયાઓની ભાષા છે બધું ચાલે આમ કરવું આ સંસારમાં પ્રવેશ એવો છે એને કેવો છે એવું સાહેબ છે સંસારમાં પ્રવેશ પામે આનંદ છે ક્યારે પામે આપણે સંસારમાં પ્રવેશ ખબર તમને ખબર હશે હા ક્યારે પામેલા પોતે પોતાની શરૂઆત જ એને ખબર ના હોય એ તો ભટક્યા કરે શું કરે અને ત્યાં જવાનું એ ખબર નથી સુરજજી શું કરે તારે પરમાત્મા પ્રકાશે કરીને ઠેકાણે પડેલા પરમાત્મા જાતે સદેહ આવે અને પરમાત્માની કૃપા એમના દેહના માધ્યમથી ઉતારે નહીં અને અણમોલ મોતી આપણે હવે આપણી પાસે શુદ્ધાત્મા દ્રષ્ટિ આવી શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આ વ્યવહાર દ્રષ્ટિથી બધા ભેદ નીકળી જાય તારે પારખે એટલે કોઈ પણ પ્રકૃતિ જુદી જુદી હશે છતાં એ પ્રકૃતિનું પોઝિટિવ પણ દેખાઈ જશે તમને શું કહ્યું ભરતભાઈ બોલો પ્રકૃતિ જુદી જુદી હોય પણ પોઝિટિવ પણ દેખાશે આપણા છોકરા આપણી જ જોડે છે હમ અને આપણને ઓળખાય નહીં તું બને કેમ બોલતા નહીં મારી વાત સમજાઈ તમને શું કહ્યું આપણા છોકરા આપણને ઓળખાય નહીં તારે જરાક આમ તું મોટું થાય થોડુંક પણ છોકરાઓ બાપને તો ના થાય ને માને ના થાય માને ઓછું થતું હશે બાપને વધારે થતું હશે ઓલા કઈ માં એની માં કઈ છોકરાઓની બેસી એને એને ઓછું થાય પપ્પાઓને વધારે ખાઈ જરા મમ્મીને પહેલું સીધું ઓળખાણ કરવું એટલે કે છે આલોક મોતી અંજાયું આંખે એટલે આપણે અનમોલ મોતી જવેરીની પારખીએ સમજ આપણને અનમોલ મોતી એટલે હું શુદ્ધાત્મા છું મળ્યું એટલે આપણને આપણી વ્યવહારની આંખો જે આજ્ઞામાં છે એ આજ્ઞાએ કરીને પ્રકૃતિને પ્રકૃતિ સ્વરૂપે ઓળખી શકે શું કહ્યું ભાઈ પ્રકૃતિને પ્રકૃતિ એટલે જેમ છે તેમ શું કહ્યું સાહેબ તમે આમાં આવ્યો ને મારે માફી પશુ એટલે હા પશુ થઈ જશે હા બસ પ્રકૃતિને સાહેબ જેમ છે તેમ બરાબર એની કિંમત સારી જાય એટલે એને ભેદ મટી જાય કહેવાનો મતલબ એકદમ નહીં મટે એ તો એ જે ક્રમમાંથી ઊંધા થઈને આવેલા આંખો તે હવે છતી થાય આજ્ઞાધર્મથી તારે ધીમે ધીમે ધીમે ધીમે નીકળતું જાય પણ સમજાતું જાય ના સમજાયું બોલતા નથી ભરતભાઈ હું ભરત છું હમ તે મને એમ લાગે કે નલીની મારી વાઈફ છે તમે વાઈફ કહો છો ધર્મપત્ની કહો છો અમેરિકામાં પણ ધર્મપત્ની કહેવું જોઈએ ધર્મપત્ની ધર્મપત્ની એટલે આપણને પુરુષોને ધર્મમાં રાખનારી આપણી દેવી તો આપણે દિલમાં એવું હોય ને તો દેવીજીને એમ લાગે ખરેખર મને પતિ મારા હસબન્ડ જેવા લાગતા હતા પણ હવે દેવ જેવા લાગે છે પતિ દેવ બોલે નહીં કોઈ તમે ના બોલો નહીં ના બોલે પણ અંદર બીજા સમજે આ બે જણા સમજે છે ને બહુ પાછળ સમજી ગયા છે પ્રવીણ પ્રવીણ ને દિલીપ દિલીપ અરે બહુ વખત શું અમેરિકામાં બોસ કહીએ કોણ કોણ એ તો વાત સાચી છે એ બધી પણ હવે તમારે એમને બોસ કરવા પડ છુટકો જ નહીં છુટકો જ નથી આપડો નહી તો બેની આપકો હરવી મને નહીં મને હ સરી જુદો એટલે જોયા પડી ગયા બે જુદો સમજતો બાર દેશો સહીયા કઈ ભારતીય ભારતીય કે જે લોકો સારી રીતે જન્મથી જ ગળગુથીમાં લઈને આવે છે કે હવે આ છે તો આ મરવાનું આવશે પછી પણ જન્મવું તો પડશે જ ને અને જમશું કેવા કે આપણે જીવતા જીવતા જેવી ખેતી કરી હતી એનો પાક બધો જણવો પડશે આપણે પૂજા કરવાની નાનું પાક ભીતર બે પાંચ ખેડા હોય છે એટલે એને શું કહે છે પલ્સીસ કહે છે સાહેબ બરોબર છે અને પેલા આંખા એને ગ્રેન્સ કહે છે બરોબર સાહેબ હું કંઈક આવું મને થોડું હમણાં સમજાયું અત્યાર નહોતું સમજાતું આ સાચું મને રાતે આ બધું ચાલી રહ્યું નીકળે હે રાતે બહુ મેન્યુફેક્ચર સરસ થાય આપણું હું પ્રોડક્શન થાય શું કહ્યું હા આ સત્સંગને આપણે બાય પ્રોડક્ટ ના કહીએ પણ મજા આવે રાત એટલે જ્ઞાનીઓની રાત્રિઓ શું કહ્યું એ જગત માટે જાગૃત રાત્રિઓ છે જગત સમજી શકશે નહીં પણ જ્ઞાનીઓની ભાષામાં ભગવાનની ભાષામાં જાગૃત રાત્રિઓ છે શરીર ઊંઘે સારી રીતે અરે આ હકીકત દાદા મેં બહુ વખત જોયા છે તમે આમ નિરાતે નિંદ્રામાં હો અને તમારે ઉડતો ફપડતા થયા કરે આ મને સારું એમને અનુભવ થાય ને ભાઈ હે આપણે બધાને થાય થોડી બધે હશે બધા થાય અને હવે જાગીએ ને હવે જાગીએ ને એટલે આપણી બુદ્ધિ ડલ થઈ જાય શું કહ્યું ડલ એટલે જતી ના રહે પણ એનું ચલણ નીકળી જાય બધું શું કહ્યું પણ એકદમ ના નીકળે આપણે જેટલું નીકળવા દઈએ એટલું નીકળે એટલે પાછો હશે જ મારે કોના હાથમાં દાદા પછી આપણા હાથમાં આવી પતંગની બધું આવી ગયું આપણા હાથમાં તો આપણે એનું ચલણ ચાલવા ચલાવવા નથી દેતા એ આપણે હાથમાં નહીં આવ્યું એ બુદ્ધિ પતંગની દોરી નથી આવી ભાઈ છે દોરી તો આપણી આપે જરાક જોઈએ બુદ્ધિ બેનને તરત જાય અને જેવી જોઈએ ચાલી હતી ખબર પડી એટલે જાણી લીધું બુદ્ધિ આવી છે આ મારું હિતનું ના એવી મને સલાહ આપવા જાય છે શું કહે પણ પહેલા ખબર નથી પડતી એમાં તસડી મળી જશે બધા સંસારમાં ખરું ને આત્મીને સમજણ પડે છે કે અઘરું લાગે બોલ ને ના ધીમે ધીમે સત્સંગ કરીશું આપણે અહીંયા સમજવા બેઠા છીએ શું કહ્યું બોલ ને શાના માટે બેઠા છીએ ઓ તું બની રહી જય શ્રી એની વડી લાવે રાયપુર કે બહુ આવે તમે સમજાયું બધા બોલો ને પાઠ મેં જો પાઠ લ્યા કરો વાતોમાં મને જરા હરખું લાગે બરાબર સ્વામીજી શું છો આપ વાત સાચી પણ આપ તો સ્વામીજી છો આપણને ક્યાં ગરબડ ફાઇલો બધું કશું નહીં આવે આ મમ્મી છે પણ મમ્મી ફાઇલ નથી કહેતો હું તારી ફાઇલ નહીં ભાઈ પણ ભાઈ આટલું લઈ લો શું જોડે તો એ કંઈ આપતા બધો નહીં પણ આ લઈ આવ્યા બધે અને એમની તબિયત એવી સરસ બહુ ચોખ્ખું જીવન ગયેલું સરસ ગયેલું ડાકોરના રણછોડવાજી એટલે આપણને અંજન શલાકા થઈ પરમાત્માથી પરમાત્માને અંજન શલાકા કરી હોય ત્યારે એમની પાસે બધું હોવું તો જોઈએ ને સહી હોય સહી હોવી જોઈએ હે પેલો શું નાખે છે એટલે બધું હવે દૂર નીકળી ગયું શું થઈ ગયું આપણી રમણતામાં આંખોની પણ આપણને સમજણ ના પડે એટલે દાદા વ્યવહારથી થયા તમે તમે માનતા હતા કે હું કનુભાઈ એ તમે હવે વ્યવહારથી એ તો ક્યારે થયા જન્મ થયા પછી કેટલું સમય ગયો અને જ્યારથી આપણે છૂટા પાડે છે આપણાથી જ અને આપણે છીએ તે ફિટ કરી દે છે પાછા એવો પ્રકાશ ફિટ તો ફિટ ખસે એકદમ હા સાથે સ્વાદ લેવડાવે છે અનુભવ કરાવડાવે છે પોતાનું સુખ ચખાવડાવે છે બધી રીતે અને જેને માનતા તો હું તે ખોટું નીકળ્યું તે હું કેવું તો કે એનું આવું બધું એટલે એમાં પછી આપણી વ્યવહાર દ્રષ્ટિની આંખોમાં આપણને પૂતગલ કે પ્રકૃતિ માત્ર પર આપણી નજર પડે ને જેમ જેમ જેમ આપણે અંદરથી આપણે આપણી આ ચોખ્ખી આંખો થતી જતી જાય એટલે આપણે આપણી ભૂલો જે હવે તો ચોખ્ખી થાય જ નહીં ને કે બીજાની ભૂલો ભૂલો જોવાથી ચોખ્ખી થાય તું બેન કે તું તો તું તો તું તો જવાની તું ધંધો કરવાની છું દુકાન ખોલવાની છે ને એટલે થોડું છે જ્વેલરી વસ્તુ બોલ ને આપણી ભૂલો જોવા આપણી ભૂલ જોવા ભૂલો દેખાય તો આંખો ચોખ્ખી થાય કે પછી ભૂલો ના જોવાથી દુઃખી થાય ના જોવાથી નહીં આજ્ઞા અઘરી છે દિલીપ બોલો ને આજ્ઞા છે શું આપણે અઘરા છીએ ના અઘરો માલ દુકાનમાં ભરી લાયા હતા બધા માણસ શું થયું અઘરો માલ એટલે વાલો માલ અને કિંમતી પાછો તે વેચવા નીકળે કિંમત જોઈને લોકો પાછા ભાગી જાય અને દુકાનદારો હોશિયાર હોય છે ને તે કરા હસકી જાય કે અત્યારે દેખાવો આગળ મૂક્યો તો બધાને ગમે હવે એ પાછળ નાખી દો આપણે અને આગળ પેલું જલ્દી સસ્તો જ હોય ને એવું ફરી ઉપાડી જાય ઉપાડી ત્યાં આવશે પછી અંદર બેસે તો હારું લાગે અંદર પહેરી જશે છેક સુધી તો પેલો માલ ખાલી થાય ને તો કેમ કરીને થાય સાહેબ સાહેબ બહુ વખત થયો સમજતો હતો દલિત બહુ પણ આનંદ આવે છે સમજીએ તો આનંદ આવે છે હે મને બસ લાગે છે હે હે પણ મારાથી ભૂલ થાય છે ને તમને બધું મને બહુ શીખવાનું સંબંધો આવા પવિત્ર સંબંધો છે એમ કહેવામાં કહું પવિત્ર જન્મ પવિત્ર છે સંસ્કાર છે મોટો પછી લગ્ન બહુ મોટો સંસ્કાર છે એ લગ્ન નથી થતા કે સંસ્કાર છે એ અને મરણ આ ત્રણ તો મોટા અવસરો બધા જ સંસ્કાર તરીકે મરણને સંસ્કાર થયા એટલી બધી વિધિ વિધાન ને બધું સમજો કે નહીં દાસ ખરું કે નહીં આ ત્રણ તો મોટા સંસ્કાર બીજા બધા મોટા પણ હવે આજ આજના જમાનામાં કોઈને જરૂર નથી ત્રણ મુખ્ય રહ્યા તમારું જ્ઞાન મળ્યું લોકો કંઈક અંદર સલાહ હતા એટલે આપણે કહીએ ખાતે બોલ Alu kemudian Bun bun Mana nak suruh Kemudian Amun karat dari so Anjayu ake Alu kemudian Anjayu ake Anemol moti Javeri japar મોતી નિરખી નૈણા ઠરે છે લૌકિક મોતી નિરખી નૈણા ઠરે છે અલૌકિક મોતી જોતા આત્મા ઠરે

b e s o g e Passez-moi la b e s o i n a Shabaduna Asankhya Sagar Pina

দিব্যা চক্ষু খুলেছে মোদিনে জোতা দিব্যা চক্ষু খুলেছে নে দেখি শুদ্ধাত্মা ধরেছে দাদানে দেখি ধরে ধরেছে મોતી નિરખી નૈણા ઠરે છે લૌકિક મોતી નિરખી નૈણા ઠરે છે અલૌકિક મોતી જોતા આત્મા ઠરે છે અલૌકિક મોતી જોતા ને દેખી શુદ્ધાત્મા ઠરે છે દાદાને દેખી શુદ્ધાત્મા ઠરે છે કૈવલ્ય બીજ મૂર્તિ કાગળથી ટપકી દાદા એ દાદાએ ટપકાવડાવ્યું અને અવકાશે થઈ ચાંદ મોતી ચમકી ચંદ્રકાંતભાઈને બાસઠની સાલમાં પહેલું ચાંદ શબ્દ એવી બની ગયા સ્થાપનમાં ચંદ્રકાંતભાઈ સાહેબ એમને વચન નીકળ્યા પછી સત્સંગમાં નીકળ્યું દાદાએ કોઈક આવું નીકળ્યું પછી સત્સંગ નીકળ્યો કવિરાતને સાંભળવામાં આવ્યો એટલે રચના થઈ ગઈ આ બધી રચનાઓ એવી છે બધી હમ કૈલાસને દાદા શોધવા નતા ગયા આપણામાંથી કોને દાદા શોધવા આવ્યા હતા મને તમને ખબર છે તમને શોધવા છે કે બાર લઈને આવ્યા હતા દાદાને મારા બાપુ છે મહારાજ તમને શોધી આપ્યા હતા કોઈને શોધવા ગયા છે દાદા કોઈ એક જણ નહીં ચંદ્રકાંત નહીં એ યોગાયોગ સંજોગોથી બન્યું છે એમને આ પણ બન્યું નિમિત્ત પ્રસંગ કહેવાય એમાં ના નહીં એમાં ના ત્યારે તો દરવાજા ખુલ્યા નહીં તો ચાર ચાર વર્ષ સુધી અઠ્ઠાવનની સાલમાં પરમાત્માનું સુરત સ્ટેશને ખુલ્લું થયું ફરી જોડે સાદા નિષ્મા અને ચાર વર્ષથી કોઈને હજારા હંસા નહીં એટલે મારા બાપુજી કાંતિલાલ કેમ કાંતિલાલ આત્મદર્શન અને મેં તેને ભક્તિ એ કારણે અને પિતાજીને તો નાનપણથી શ્રીમદની ભક્તિ હતી ને આટલું જ કારણ બીજું કશું નહીં વડોદરામાં રઘુરાજ સ્વામી આશ્રમ સાથે શ્રીમદજી સુંદર અરે શું ભાદરમાં સ્વામી એટલે એ નિમિત્તે મેં કહેલા અને કનુભાઈનો વારો એવો આવ્યો કે કંઈક સ્ટોમ થયું ને થોડું બ્રેઇની સ્ટ્રોંગ કહેવાય કનુભાઈનું નહીં પણ કનુભાઈને નિમિત્તે ઉછળ્યું ઉછળ્યું સ્ટ્રોંગ થયું અને થોડો સ્ટ્રોંગનો ગગરાટ અવાજ આવે ને એમાં થવા માંડ્યા અમારા ભાઈ હતા તેમને જોયું કે આ શું છે આ બાપુજી કનુભાઈ શું છે અને દાદા તે ઉપર હતા શાંતાબુદ્ધ બિલ્ડિંગમાં એ બેની બેઠક ઉપર તે કે દાદા દાદા નીચે જવા કનુભાઈ બાપુજીને તમારે બોલવું

છે અમારા પિતાજીને શ્રીમદજી ભક્તિ દાદા એટલે પેલી બાજુ મારી સ્વામી ગૌ આપણા પારસનાથજી અને ગૌતમ સ્વામી અને આ બાજુ લઘુરાજ સ્વામી જે ભક્તિ હતી હા બેસાડ્યા બેસો ત્યાં બેસો શું કરું આવું થઈ ગયું ને વાતનું વતેસર થઈ ગયું મારે નહીં પણ બાપુ જેમ પપ્પા જેમ થયું કંઈક પેલા ભાઈ એ નિમિત્ત કરી છે કે પોતા પર લેવા જતા અન્ય મંજૂર મારા પર આવ્યો છે સારું ઊંધું થઈ જાય નહીં હતું પ્રકાશ તુફાન થઈ જાય નહીં મારો કરું હું કઈ નહીં બેહાડ્યા એમ કે કબાટ ખોલો એ કબાટ ખોલો ખોલાવડાવ્યું Vad kollar den અને ત્યાં શ્રીમદજીને પગે લાગો શ્રીમદજી પગે લગાવ્યા અરે જ્યાં આખું ઘરના બધા નાના એટલે અમે હતા બધા ભેગા નાનપણથી જેમની જોડે રહીને મોટા થયા છીએ ગામમાં હે અને અંબાલાલ કાકા અંબાલાલ કાકા થયા કરીએ અને આ એકદમ ત્યાં જો એને મિલ લગાડ્યો ને તો શરૂઆતથી બાજી બગડી જાય શરીરને બગડી પછી બહુ મુશ્કેલી પડે સુંદર એવું મારે સુરેશભાઈ કે શું સાચું પડશે મોટું કરે શરૂઆત બગડી એને બહુ મુશ્કેલી પડી જાય પછી બગડ્યા વગર એવી સીધી છે એટલે કવિરાજ પદમાં લખ્યું ફટકમાં ના દે આ પ્રકૃતિ એવું ફટકી જાય એવી મારી ફટકે મને આમ થઈ જાય મનમાં ફટકે ફટકે ખરી ફટકી જાય પેલી અસલ બા મારી જોડે મારી જોડે આવું થયું સાહેબ તે બેસાડ્યા હા હાથ મૂક્યો રસીબી બેહાડ્યા જોડે દાદા આ નો શોખો અહીંયા કબાટ બેહાડ્યા હા ચાલો જો મેં બોલાય બોલજો હા વિધિ તે વખતે પૂરેપૂરી વિધિ નથી સાહેબ પણ બેઝિક સ્વર ના દાદા પરમાત્મા કહેવાય એમને શબ્દોની જરૂર નથી સાહેબ દિલીપ એમને શબ્દોની જરૂર નથી જે પોતે નિરાલમ પુરુષ છે શું કહ્યું કોઈ આકાશને શું આધાર જરૂર છે એ નિરાલમ પુરુષ શુદ્ધાત્મા એ પ્રકાર જોવું છે ના હોય બીજે પછી જાઓ પછી નીચે ટ્રાય કરું ભાઈ અને કનુભાઈ રૂમમાં ભર્યા પણ અંદરથી ચક્કર ચાલુ થઈ ગયું દાદા શું મશીન થયું સમજણ ના પડી એ શું ગુણ હા તમને તો પછી રસોડા ખબર તો ના પડે પણ આવા શરીરા જુઓ તો રાતે આવી છે અરે કોઈ દિવસ અમારા કાકા નીચે નાસ્તો અમારા ઉપર

去那个哈出沟，कि मीठा जल्दी मिन उसके बाहर निकल जाए શું હાલ થાય શું કહે બોલો મીઠા જલ એટલે દરિયાની બહાર મૂકે શું થાય પછી જલમાં મૂકાઈ તારે એનું જીવન બન્યું આ અમારો એક્ઝેક્ટ અનુભવ બીજે દિવસે કનુભાઈ એ છૂટો પાડ્યો શુદ્ધ દ્રષ્ટિ બેસી ગઈ અને પછી બીજે સવારમાં પછી વિધિ મંત્રમાં પડે ઉઠાય નહીં પછી ઉઠ્યા હતા બહુ સમજી ગયા કાલે સમજાયું હતું પેલું કેવી રીતે રહેવાનું ત્યાં પાંચ આજ્ઞા સમજાવી તો કે સુધાર શું શું હે તમે કહું વ્યવહાર કશું ખબર નથી ના કશું ખબર નથી યાદ નથી કશું શું કાગળ કાગળ ચબકી હતી તો કાગળમાં લખી આપ્યું તમે વ્યવહારથી કરવું હોય છે શુદ્ધ આત્મા તમારો વ્યવહારનો ચોપડો બંધ કરી આવ્યો છે તમારો વ્યવસ્થિતનો ચોપડો ખુલ્લો થઈ ગયો છે હમ એને એના ખાતે બધું જશે પણ એ ખાતરી ક્યારે જાય કે જમા ઉધાર ઓછી થાય એટલે એટલે જમા કરતો ઉકળી નાખવાનો એટલે જમા થઈ જાય અને શુદ્ધાત્માનું ખાતું ખોલી ગયું તે ભરાતું ટૂંકામાં પણ એ લખ્યા પેલું હા તો મને ખબર જ નહીં તો ખબર જ નહીં તો ત્યાં કાગળ શું કોણ જાણ ત્યાંથી ઉડીને આવ્યો નથી ચાલીસ પાંત્રીસ વર્ષ પછી મારી પાસે નથી પછી એમના ક્યાં નંબર પર કરવાનું ગોળાવ બહુ મોટું જ છે તારું વેરહાઉસ કેવડું છે ઘણું મોટું હે તે પછી દાદા સંસ્કાર કરીને ચાણોદ જગદીશભાઈ અમે બારમાં જઈને જયા આવ્યા દાદા રસ્તી બસ્તી ત્યાં ચાણોદમાં નહીં ધોઈ પછી ગયા બ્રાહ્મણો જવાનું ઘેર આવ્યા ને ઘેર આવ્યા નહીં ધોઈને કનુભાઈ બેઠા સત્સંગ એપાર્ટમેન્ટમાં ત્યાં અમારું ટેબલ ગમતું કોઈ રહી દાદા ડાયરી હતી કોઈ ઘોડાકવાળાએ આપેલી દાદા તો કશું રાખે રાખેલી મારી પાસે રહે ને તે મારી પાસે પડી રહી ગુલાબી કલરની હજુ સાહેબ છે હજી ઓરેન્જ કલર ખબર હજુ છે તમારી પાસે હાજરી રાખ્યું છે કે કાઢી નાખ્યું એમાં કંઈક પાનું કાઢ્યું કંઈક તે કરું ભાઈ લખી ગયું તૈન લાવીનો જો કાઢશે એમાંથી બતાવું ટુ મિનિટ આ રામાયણ વાત છે પ્રકાશ નથી પછી પછી છોડો પછી ચમકાડી નહીં ડાયરી તો તો બધા કે ત્યાં ત્રણ લાખ લખેલી અમને ખબર નહીં કે કનુભાઈના માથે આ બધું આપવાનું છે પણ અમે જાણી ગયા કે ચંદ્રકાંતભાઈ નથી દાદા નથી મારા વડીલ કોઈ બધા અપાયા નથી તો આજે ઘરના તો બધા ખરા છે અમને એવું નતું કે અમારે અમુક બધા જુએ અમને સમજે નતું પરંતુ કનુભાઈ દીખાસર ખરો ને બધા એને છેલ્લા દસ દસ વર્ષ આઠ આઠ વર્ષ સુધી તો દાદાથી વિમુખ થયા વગર સન્મુખ રહ્યો કે જે કોઈને દેખાય નહીં મુશ્કેલી સાહેબ કહે છે દેખાય નહીં નહીં દેખાય નહીં હાજર હતા કોઈ શું અમારે અમારે હાજરીનું કેવડાવવું છે મારે આ વાત થઈ ગઈ એ તો કુદરતનું બધું ખ્યાલ છે કર્મની ગતિ છે બહુ ગહન છે દરેક યાદ ખરું એવું થઈ ગયા અમુક ખોરાક ખોદેલા હતા આવે બચ્યું જરાક એ થાય તો માય કે કાછું ફર પૂજા અને એ તો બધા છૂટા જ મૂકી દેશે ને અમેરિકામાં તે મેં કહું ખોરાક ખોદેલા હતા હવે આ દુનિયા બરોબર છે ચાલુ થઈ ગયું બે ચૌદ વર્ષના ગાળા આવ્યા સાહેબ કેવા બે ચૌદ વર્ષના ગાળા <laughs> ખરા હા કર્યા આઈ જો ને મારી જોડે પાછા તો ઘણી વખત મને શું છે ચાલો કેન્દ્ર બંધ ના મૂકી દઉં થઈ જાય બસ બેન ક્યાં કહીએ તમારા ભાઈ મોટા શું મેં હતા મારો સાત આઠો નંબર સાત કેવો મારો નંબર છે કઈ ચંદ્રકાંત જો ડાક વાંચેલા સુરેશ એ રામ કહાની इसीलिए पर निकला तो बात निकली कि व्यवहार आने है हाँ। हमेरा शरीर से हमें मुक्ति दिलाई और शरीर भी मुक्त करवाया तो शरीर को मुक्त रहने देना हमारी जिम्मेदारी हो गई हो गई कौन सी जिम्मेदारी मर्ज वाली मर्जी वाली जिम्मेदारी कभी भी मर्जी वाली नहीं होती वो तो मजबूरन होती है तो छूट को ना था कोई ना भगवान ભગવાન ना था कोई नहीं ना था પણ બધા જ લાગે ભાઈ હવે બધા છોકરા આપણે જવાબદાર તો ખરા લાગે આવું બોલે જીવે એવી રીતે પાછા એટલે જવાબદાર બધા થઈ ગયા અસર છે કેવું સાનો માનો મારી ઉપર એવું બધાને ને કરું મેં નહીં બધા કોઈને છોડે નહીં આ તો એ બધે આપણી આપણી આટા ગુંચામાંથી નીકળવું જ પડે છૂટકો છે છૂટકો છે આપણી જવાબદારી શું કે આપણું બચ્ચું છે અને આપણે એની જોડે છેલ્લા શ્વાસ સુધી એને સપોર્ટમાં અને આધાર લેવાનો તો ભારતમાં કુટુંબનો આધાર બહુ મોટો ગયો છે ફેમિલી સપોર્ટ જે અહીંયા દેશમાં દેખાય નહીં ફેમિલી સપોર્ટ તો લોકો લાગે આ છે ફેમિલી સપોર્ટ વગર લાઈફ નથી એમાં એમાં જે લોકો મુશ્કેલમાં મૂકી ગયા ફેમિલી સપોર્ટથી તરી ગયા છે બોલો દિલ સાચી વાત કે સુરેશ પ્રકાશ તો મને બહુ જ ભાઈ બધી રીતે મારો સાક્ષી બધી રીતે મધુરભાઈ ફરજ ફરજ કરી પણ ફરજથી છૂટાડીને ફરજ બજાવવાની દાદાજી તો મમ્મીઓ કહી શકે ભાઈ પપ્પા કહેવા થોડું અમને હા લેવા દો હું કે પણ વાત તો સાચી બહેનની છે દુકાન ખાતે મળી પછી કંઈ એવું બોલાય દુકાન મળ્યા પછી બોલાય શું કહો છો એટલે આપે કીધું મરજી જવાબદારી થઈ એટલે કે એટલે કે આપણે જ આપણી ફાઇલના નિકાલ માટે આપણે જવાબદાર છીએ અને હવે આપણે આજ્ઞાધીન પણ સ્વીકારી લીધું એ આપણી મરજી જો બળજમ કાચા પડ્યા ને તો આંખો પાસે એની રમત રમી જશે એટલે જવાબદારીમાં કાચા પડીશું એ મને ખબર નથી આ બધું તે લીજે લીધે હશે ઇંગ્લિશ અગ્ર વિજ્ઞાનમાં આપજે પપ્પાની રજા લેવા દેજો કઈ વાંધો નથી પણ હવે તો પપ્પાના હાથમાં કહી દીધું તો મોટા બાના હાથમાં ડબલ બા પપ્પા પપ્પા કરે કઈ તો ગામે ગઈ થોડો મસાલો અમારો નીકળ્યો નો થોડો ઘણો આના માટે થોડું પૂછવું છે મારે કે આપણે ડે વન કહો છો કનુભાઈ અને શુદ્ધ પછી અમે અમારું નક્કી પણ એ જ આ મરજીવાળી ફરજમાં શું કહ્યું મરજીવાળી ફરજમાં હવે એ ફાયદા કશું અમને નથી પડી કશું જ નહીં હતું પણ એ કનુભાઈ હા છૂટા તમે એનું બસ એટલે મને કનુભાઈની જે કંપની તરીકે એ ઓટોમેટિક એસ્ટાબ્લિશ થઈ ગયા કનુભાઈ હવે ચાહે આવે તમારી તમારે બહારથી આવે કે વચમાં તમારી મારી વચમાં આવે છતાંય તમે તમે હું આપણે બે જ રહીશું જે આવશે બધું એને રહેવા ના દઈએ આપણે આઈને એનો હિસાબ કરી જશે એમાં નહીં ચાલે કોઈનો એનો હિસાબ હશે લેણા લેણું કરી જશે દેણો દેણો કરી જશે પ્રકાશ એવું નહીં પેલા એવું નહીં આ સ્થિતિ આપને જે થઈ તે એક અને તેમાં તો કંઈ ઊંધી ઊંધી નજર તે છતી થઈ ગઈ આ છતી નજરને આ ઊંધો વ્યવહાર છતી વ્યવહારને ખરો બત્રી વર્ષ સુધી ખેંચી લાયેલ હતી તેત્રી વર્ષ વ્યવહારને ખરો હે એટલે વ્યવહાર શું કરે આ છતીને અહીંથી આમ ધક્કો મારે અહીંથી આમ મારે અહીંથી આમ મારે પુષ્કાર થઈ શું જાત જાતના કરે પરંતુ દ્રષ્ટિ તરલ રહી અમે શું કહેવા માંગીએ છીએ એ ગમે તેવી તરલતા રહી એમાં એ પેલા અનુભવ બધા જ નીકળ્યા એ અનુભવ નીકળ્યા તાર તો નંદન છે અનુભવ નંદન વિગલા તો કોણ ઢુંઢત જગતમાં કે આ સાહેબ અસર પર છે અને સાહેબની અવસર પર મોટા સાહેબ છે આવો અમારો ચંદ્રકાંતભાઈ અમારા બે પ્રમુખ હતા ચિત્ર પર જરા પણ ખ્યાલ થઈ ગયું હતું એટલું જ પણ એ કંઈ કોઈ મરજીને કશું જ નહોતું આવી પડ્યા હતા કુદરતી હતું સંજોગ હતું પરંતુ ચિત્રપટને આપણે મહત્વ આપ્યું તે બહુ ભૂલ થઈ ગઈ બની શકે આપણે એ તો બને અને આ તો શું ભલભલા મહાત્મા બધાને ગમે દાદાનું ચિત્ર પણ કોને ના ગમે એવી વાત છે પરંતુ દાદાએ દાદાને જે મળ્યા અને અમને જે બધા મળ્યા હોય તેને એનો અંદરથી સ્વાદ હોય જ કે આ મળ્યા છે ખરા પણ આપણે આપણે મળ્યા નથી એવી રીતે રહેશે ખરા પણ જોડે જોડે રહ્યા કરે છે શું બોલ એટલું જ એક જ બાકી શું બોલે આખું મળ્યા ખરા પણ પરંતુ એવી રીતે રહેશે જાણે મળ્યાથી પણ આપણે જોડે જ રહ્યા કરે છે એક જ્ઞાની પુરુષની કળા એમની અટપટી ચાલ છે એક અંતરથી બધા એના છતાં કોઈનો કોઈના ના હોઈ શકે શું કહ્યું કોઈના ના પણ એ જ વસ્તુ બીજાને આપી છે

તમે જે ગમે તે કાઢો મારી આગળ બુકે સુકવાનું એ તો કવિરાજે પોતાનું માર્ગ કર્યું છે કારણ કવિરાજની હાલત હતી અમુક દાદા દાદાજી આ પાણી પીલા હા બોલો બંને બંને એક્સ્ટ્રીમમાં એટ અ ટાઈમ રહેવાનું દાદાજી બધાના અને કોઈના એ જ આ ક્ષાયક સંકેતની કળા છે બધાને આપણે ક્ષાયક મળે છે ક્ષાયક એટલે મોહનો રાજા દર્શન મોહ એ ક્ષય થઈ ગયો અને ક્ષય થતી થઈ જતાની સાથે જે પ્રકૃતિના પ્રાકૃતિક ગુણો આપણને જન્મ મરણના ચક્રાઓમાં ગુમરાવતા હતા એ બેઝિક નીકળી ગયા હાથ પ્રકારના હોય છે હવે જાણવાની જરૂર નથી તમારે દર્શનમાં સમજી લો એ નીકળી ગયા એટલે હવે છૂટા પણ પડતા પણ આપણો વ્યવહાર છે ને ત્યાં સુધી એવું રહ્યા કર્યા બધું પણ અંદર ખાને તમે જોજો સ્વાદ આવશે પોતાના પરમાત્માના અનંત સુખનો સ્વાદ એ રહ્યા કરશે જે આપણો છે પોતાનો છે કાયમનો છે અવિનાશી છે અખૂટ છે એમાંથી ગમે તેટલું આ પૂતગલને પ્રાકૃતિ લઈ લઈ ઊંધી ઉછીનું લઈ લઈને જન્મ મનના ચક્રમાં ભટક્યા કરે છતાં આપણા અનંત શુદ્ધાત્માના સુખમાંથી એક પરમાણુ બહાર પણ ઓછું ના થાય અને કેટલું બધું સુખ વધતું જાય તો પણ અંદર ના આવે સુખનું સુખ જ રહ્યા કરે એને અનંત સુખ કરવું અને સુખ એક ધારું એ છેલ્લું અને સુખ સુખી થવું તો બધાને બી ગમે ના ગમે એવું હોય નહીં ને કઈ બધા તો એની પાછળ જાય નથી આવતી આમાં કોઈને ના આવે એમાં બધા એક મત એવું પણ હજુ આવજા કેમ ગયા કરે છે જે ચાખ્યું આવજા નથી કરતું આ વ્યવહાર આવજા કર્યા કરે છે આપણે બધું આવું કરાવનાર છે એટલે એમાંથી ધીમે ધીમે સ્થિર થઈ આપણને સ્થિરતા તમે સ્થિર પુરુષને જુઓ તો તમને સ્થિરતા પ્રાપ્ત થાય અસ્થિરતા જોશો શું કરશો તમે નહીં જ્ઞાની પુરુષ હિમાલય જવાનું બધો વ્યવહાર જ વ્યવહાર માણસનો જેવો કે એમાં ફેર નથી પડતો એની રીતમાં ફરક પડી જાય છે આમનો નાટકીય થઈ જાય છે અને આપણો હજુ નાટકીય થયો નથી એટલા ભાગમાં આપણે હેરાન થઈએ થોડા એવું લાગે આપણને એવું થાય છે તમે પેલો સિન્સિયર એન્જિનિયર તરીકે શીખતા તો એ રીતે

ચંદ્રકાંત ને કનુ તો મારી જોડે બહુ કરેલા છે પણ થોડા છેલ્લા વખતથી જરા ચટણીઓ ખાવા છૂટા પડ્યા છે આપણે બધા એવા પડેલા છૂટા ચટણીઓ ખાવા થોડા આપતા આ વખત ભેગા થઈ ગયા મને દાદાજી છૂટા પડવામાં પણ ફેર ને હે એ તો એ દુકાન મળેલી કાઢવાની ખાલી બરાબર હે મુખ્ય મોટા મોટા હારા કિંમતી માલની દુકાન નહીં આવી કોઈ સુરેશ સાબુ પ્રકાશ શું આપણે બધા આપણે ભરીને આવ્યા છીએ જે તો જાય છે તને ગમે છે તને શું વાત કરે તીર્થંકરત્વ ગોત્ર અમે અમે છીએ પતિ ગયું હું તો બીજું અજાણો આજે તમને દેખાય છીએ બીજા કોઈ બોલતા હોય તો બોલતો કોઈ આવડતું હોય તો કોને ભાવે બોલતો ના આ ગાવાનું છે મળ્યું હા મળ્યું એ ગાવા જગત ફેંકી દિયે શલ્ય તુચ્છ કારથી જગત ફેંકી દિયે શલ્ય તુચ્છ કાર Yeah. Yeah. वीतराग तराग सागर साग

മധുവന്നി മോരളി പൂണേശ്വരി സ്വരദം മധുവനനി മോരളി പൂണേശ്വരി സ്വരദം ബുലേ നൈ ആവാച്യ ഉത്ത अवाच्य उचारेन एकरवड़ वगैर love

જય સચિદાનંદ જય સચિદાનંદ બધામાં એક જ વસ્તુ સમજાય કે નાની પુરુષ એ મોક્ષ માર્ગનું સેન્ટર એટલે વિજ્ઞાન એમના વગર જીવતું નથી એટલે આપણે જેટલા એવા થયા એટલું વિજ્ઞાન આપણી અંદર જીવતું કામ કરે અને જ્યાં સુધી એવું આપણું નથી થયું ત્યાં સુધી આપણી અંદર એ એક્ટિવલી કામ નહીં કરે પેસિવલી કામ કરે પેસિવલી કામ કરે એટલે આપણને એનો જે જેને સ્વાદ આવે આવે એવો સ્વાદ ના આવે એટલે તે વખતે થોડું અંધારું થઈ જાય પાછળથી ખબર પડે પણ તેમ છતાં એ પાછળથી પણ ખબર પડે એ બહુ મોટી વાત છે આપણા માટે અને એમ કરતાં એ આપણો પ્રોગ્રેશનનો રસ્તો છે એટલે હવે આપણે કેટલા સમર્પિત છે એની તપાસ ક્રિયા કરવાની કારણ કે એમને તો કીધું કે ટોટલ ડેડિકેશન પહેલે દિવસથી હતું અને એમણે કીધું કે તો આગળના અનુસારનું છે અનુસાર આપણે સમજાય નહીં એટલે પછી આપણે આપણી રીતે લઈએ આપણે તો બધાને પાકો અનુભવ છે કે વર્ષો સાથે રહેલા હોય તો ઓળખાણ પડતી નથી એટલે આપણે એમ કહ્યું છે કે તમે ઓળખ્યા નહીં આવી બધી આટલા વર્ષો ગયા પણ આપણે જેને કહીએ છીએ ને કે તમે મને ઓળખ્યા નહીં આપણે એવી રીતે કદાચ કહેતા હોય જાણે આપણે એમને ઓળખી લીધા હોય એવી કારણ કે તરત આપણા પર બેકઅપ થાય ને હું જ્યારે કહું આમ કરું ત્યારે તરત એ મારા પર પણ આમ નથી મેં કેટલા ઓળખ્યા તો પછી એટલે જેટલું જેટલું આપણે કહીએ ને એટલું આપણા પર જ પાછું પેટર થાય એટલે આપણે ચોક્કસ થઈ ગયા તો પછી આપણું કામ થઈ જાય દાદાજી પ્રશ્ન આવ્યો છે શું પ્રશ્ન બોલો દાદા આ બધા જાય છે હા બધે ઇન્ડિયામાં જાય હા શું વાત કરો છો તમારી પોલ ખુલ્લી થઈ ગઈ આપણે તો ઓપન સિગરેટ કીધું એટલે <laughs> એટલે ઉલટું એ ઓપન સિગરેટ ઓપન હોય રાઈટ સિગરેટ ઓપન હોય છેલ્લામાં છેલ્લી સિગરેટ ઓપન હોય કઈ છેલ્લામાં છેલ્લી છેલ્લી સિગરેટ ઓપન અને જ્ઞાની પુરુષ એ છેલ્લામાં છેલ્લા પુરુષ છે જ્ઞાની પુરુષ દુનિયામાં છેલ્લામાં છેલ્લા પુરુષ હોય તો જ આ વ્યવહારથી એમાં સિગરેટો પોતાને સમજાવી પડે પોતાની ખાનગી વાતો સમજાય શું પ્રશ્ન છે જ્યારે આપે કીધું કે દાદા એવા છે એમને શબ્દની જરૂર નથી એ જ્યારે આપણે દાદાને રિફર કર્યા એટલે એમના માટે કીધું એક નાની પુરુષને લાગુ પડે એટલે શું છે અનુભવ દશા શું છે એ પ્રકારની કે અનુભવ દશા એ શબ્દથી શબ્દની મર્યાદાઓ છે મર્યાદાઓમાં રહી અને વ્યક્ત થઈ શકે છે અનુભવ પરંતુ સંપૂર્ણપણે શબ્દથી આવી શકતો નથી બહાર એટલે અમારા અનુભવ તમે પકડી ન શકો પણ તમારા સમજણ પડતી જતી જાય તમને કે જેમ જેમ તમને આજ્ઞા ધર્મ સમજાતો જતો જાય જ્ઞાની પુરુષ થકી કે જ્યાં આગળ આજ્ઞાનું શું પચન થયેલું છે ત્યાં આગળ એટલું થાય પરંતુ બાકી તમારે એની અનુભવની જે અમર્યાદ શબ્દની બહારનો છે એ કેવી રીતે મળી શકશો તમને એટલે મર્યાદામાં રહે તમે તમને સમજતા થતા જશો એમને અનુભવ વાણી થકી કહ્યું એમના અનુભવ વાણી થકી તમને વ્યવહાર અને નિશ્ચયનો ભેદ પડ્યો છે એ ભેદ સ્વરૂપે રહે અને ભેદ સાથે રહ્યા કરે છે એનોય ભેદ તમને સમજાતો જતો જાય ભેદનો ભેદ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આપણે ચાખેલું શું કે અમે યથાર્થપણે પોતાના સ્વાદમાં ઠીક ન થાય એટલે ભેદ પાડેલો ભેદ સ્વરૂપે ના રહે પછી ભેદ પાડે છૂટું પાડેલું છૂટું ના રહે ભેદ ભેદ ના સમજાય તો રે પરંતુ અદબદ અદબદ હા આમ છે આપણને લાગે છે કે આપણે ઊંઘતા નથી અંદર ડોઝિંગ થાય છે પ્રમાદ અંદર પડ્યો છે અને કર્મકૃત બધો એમ એમ નથી આવે અને એ ભેદ આપણે ભેદ પડતો નથી આપણને પણ એવો ભેદવાળો વ્યવહાર લઈને આવ્યા એ ભેદોમાંથી નીકળવું એનો ભેદ અમારી પાસે હોય એ અનુભવમાંથી નીકળે નીકળેલા એના ભેદનો ભેદ કહે છે એટલે તમારા ભેદ કયા કારણથી તો તમને ના સમજાય એ કારણ અમે ખુલ્લા અમારા અનુભવ વાંચી ધીમે ધીમે જેમ જેમ સત્સંગ થતો જતો જાય સત્સંગને જમતો જાય તેમ થાય એટલે સત્સંગનું મહાત્મ્ય ખૂબ કહ્યું સતસંગ કહ્યું સતસંગ હું શુદ્ધાત્મા છું અને કનુભાઈ છે એના જેવી મને કંપની આ વર્લ્ડમાં બીજું કોઈ આપી શકે નહીં મનરબાઈ ના આપી શકે પરંતુ મારી પ્રકૃતિ મને કંપની જરૂર આપી શકે એટલે મનરબા મારા ધર્મ પત્ની ખરા પરંતુ મારી અસલ પત્ની તો હું જ કહેવું મારી લાઈફ એ મારી વાઈફ સોરી આજે આજે ફોડ પડ્યો પણ દાદાજી કે હું મારી લાઈફ એ મારી વાઈફ છે જો એને વાઈફ તરીકે ના સમજુ તો મને મારે કેવી રીતે ઓળખી શકું મને સમજ પાડો તમે ગંભીર શું થઈ જાવ છો ગંભીર જ છે ગંભીરમાં ગંભીર વાત છે હસી નાખવા જેવી વાત ગંભીર હસી નાખી એટલે સમજાયું નહીં હાલ સરળ વાત હસી નાખવા જેવી હોય પરંતુ એ ગંભીર હાસ્ય હોય છે કેમ આપણે આપણે સમજાતા જઈએ ત્યારે કેમ મજા નહીં આવે વ્યવહારથી તો બધા એ તો સંસ્કાર ભારતના મળ્યા છે શું કાંઈ એમાં નથી દાદાએ દાખલો નથી આપ્યો કે કાકા કાકી કેટલું ભાણ ભાણ કરતા હતા પણ કાકા ગયા તો કાકીને બારમું તેરમું કરવાનું થયું ને કાકા આ ભાવ કાકા બે છોકરા ગયા તોફાની ખરા કાકી બહુ આમ છે તેમ છે આવા છે આવું કરતા ના અને અત્યારે યાદ કરી કરી એક યાદ કરી કેમ મૂકે છે કાકી આવું કેમ ના ભાઈ બહુ સારા હતા એ ભારતના સંસ્કાર છે આ તો કેવા ભારતના સંસ્કાર છે એવું નહીં હસુબેન બોલો ને મજા આવે છે મમ્મી યોગાયોગ મળે આપણે વડોદરામાં રહીએ જ છીએ પણ હવે યોગ વ્યસ્ત નથી બાકી સુધરમાં આવે છે બહુ સરસ નહીં આનંદ આવે છે ને હે મારું પોતાનું ચલાવું છું પૈસા આજુ પણ જોયું તમે કદાચ હિંમતભાઈ તમે હમણાં મોટા ભાઈ એમને જરા ઓછું સંભળાય અને હા ઓછી આવું છે એટલે વાત આવી છે આપણી આંખો આપણી પોતાની આપણી આંખોથી આપણને ના સમજીએ આપણને કેમ ચાલે આપણે પેલા આપણને સમજીએ તો બીજા કોઈને સમજી શકીશું એ સમજવાનું એટલે હર્ષદ પણ વચમાં આવે છે ને પણ એ સમજવું શું જવું જોઈએ પણ એ સમજવું એટલે એ અનુભવ બધો એ સમજવું એટલે એ સમજવું એટલે આપણે આપણને સમજતા જઈએ દુકાનદાર દુકાનનો માલ ઓળખાતો જાય એટલો બધો માલ એનો બધો માલ મટીરિયલ નહીં ઓળખાય તો કેમ ફાવશે બરાબર બરાબર બધી કેટલું કેટલી જાતનો માલ હશે એટલે એના પરિણામ આપણને દુકાન કેવડી છે દુકાન તો નાની છે પણ માલ વધારે છે નાની માલ વધારે માલે વધારે બુરાઈ દુકાન આ બધી નાની કઈ દુકાનો કહેવાય આને તો કોમ્પ્રેસ કરવું એવું છે આપણે કોણ મોલ છે મોલ મોલ અરે મોલ તો બહુ નાનો વાત કરું આ બહાર દુનિયા દેખાય છે ને તમને હું છે દુનિયા દુનિયા છે આ બ્રહ્માંડ આખું છે પડેલું શું કહ્યું આ તમને જે બહારની દુનિયા આપણને દેખાય છે આખી દુનિયા અંદર જ છે આપણી પાસે એટલે તમે કહીએ છીએ આપણે આપણને ઓળખવાના અમે પણ એ ફુરસત નથી પછી બહાર તો બધે જવું પણ જઈ તો કારણ કે તો વ્યવહાર છે બધો નાટકનો શો ચાલ્યા જ કરે છે એટલે તો સંસાર કર્યો જો નાટક તો સતત ચાલતો જ ના હોય હમ જન્મ્યા પહેલો ચાલતો મર્યા પછી વચમાં શું બોલે બોલો પોતે જન્મે કરો પોતે પોતાના માટે મરે કરો પાછું અંદરથી નહીં એટલે હવે તો તમને કહ્યું ને એક એકવાર અમારા ચંચામાં બેઠા હતા અને અમારા બાપુજીના મામા હતા મોરબીના દિવાન રાજીભાઈ એમના દીકરા એ બાપુજીના દીકરા દીકરી મામા મામી થાય ખારમાં સાંતાક્રુઝ તે દાદુભાઈ કરી અને અમારા નાના એટલે બાપુજીના એમને મોરબીમાં આ આઝાદી મળી ત્યારે થયું પણ બધા રાજાઓ થાય તે બોલીનું એ લોકોને એક્સેશન કરાવવા માટે અમને પણ આવ્યું તો જરા પેલા ઊંચા નીચા થાય પણ સમજાઈ કરાવી દીધું હતું એક્સેશન અને કૃષ્ણ મેનન બહુ ખુશ થઈ ગયા હતા કાંતિભાઈના આ દાદુભાઈને મને આપી દો ઇન્ડિયન પોલિંગ સર્વિસમાં મૂકી દો બધે પણ આ એવા સીધા બધા મારે નથી જોયું અમે હારા છીએ અને મામી એમના હતા ભણેલા નહીં બધા ડૉક્ટર હતા પણ એક વખતે મામી આવ્યા અને મારી વાતો કરે મામી સાસુ થાય ને એની વાતો કરે અને કનુભાઈ એટલે તાજું જ્ઞાન હા તે પહેલાં મારે બધી રૂમો દાદા દાદા બાપાજી પછી કનુભાઈ કરવા આજે બે બેઠકો પડી છે તે પછી હું ચાલતા હતા બે કૃષ્ણ ભક્ત અમારા બા તો યમના જે રખાશ બેસ કે કેટલી કે કેટલી વખત તમને પેલી શું કે છે પરિક્રમા કરી ઉઘાડા પગે અને પાલ હોય પાલી હાથે તો તે બધે કાંટો પહેરી ગયેલો દુખ્યો હા પાક્યું ના ના હું ચાલીશ જ ચાલી તરીકે પૂરી આ પેલા પાર્ટીના મમ્મી કેમ આવા એટલે એ વાતો ચાલતી હતી અને પેલા મામીએ કહ્યું કે મામી નામ તો ભૂલી ગયું ત્યારે આવમાં આવમાં બેઠા તે વાતો કરી અને પછી એકદમ કઈ નીકળી ગયો કરી બધું ઘરમાં ચોરો નીકળી ગયા આ કરા ના નહીં કરવા જોઈએ એવા આ બરોબર મારા જીવન શું છે સંસાર શું છે છેવટે સીતા હું તો અત્યારે જ કનુભાઈ પડતો જોઉં છું મને દેખાય છે રીસરમાં કનુભાઈ ચિંતા દેખાય બોલતો દેખાય તો મારો ચંચોબા તો આભાસ થઈ શું બોલે છે શું બોલે છે આ બહાર નીકળવાના છે કઈ તે આવું હતું તે નીકળી ગયું મોડામાં જ નીકળી ગયું અને પેલો મામી આભાર થઈ ગયા ભાઈ આવું ના બોલાય બને તો આપણે ઉલ્લાસ નથી નીકળી જતું તેત્રીસમો ચાપ્ટર બત્રીસ પૂરા હતા તે શરૂ પૂરું નહોતું થયું દાદા શું છે સમજ્યા નહીં તમે આ વ્યવહાર દ્રષ્ટિ એના માટે છે ભાઈ વ્યવહાર વ્યવહારથી વપરાવી જોઈએ એને આપણે ના વાપરવી જોઈએ શું કહ્યું વાપર કોને કહેવાય એનો સ્વભાવ હોય બાપ અને એ વપરાશમાં આવે તો આપણને સમજાય કે આ છે આ છે આ છે દેખાય જણાય એનો ઉપયોગ કયો એનો ઉપયોગ નું લક્ષણ છે ઉપયોગે છે હા એની જોડે જોયું એકાકાર છે છે હીરાનું હીરાપણાનું છે પરંતુ આ તો શુદ્ધાત્માનું કાયમ હતું છે ને કાયમનું એને હજી જન્મ નથી મરણ શું કહ્યું શરીર જોડે છે તો સંવાદ રહે પણ શું કરું શરીર સંવાદ રહેવા જ નથી દેતું એટલે આપણે એને શરીરને શરીરના સંવાદથી એટલે નાટકીય સંવાદથી રહે એવી રીતે જોવું આપણું કામ છે નાટકીય એટલે બનાવટ નહીં ચીટિંગ નહીં અને ચીટિંગ નહીં એટલે શું કે નાટકમાં કોઈ ચીટિંગ ના કરે કોઈનું ચીટિંગ કરે તેનું શું એ તો આપણે જ આપણા ચીટર ઓળખવું પડશે ને ભલે પડે તો ચીટર ઓળખવો તો પડશે જ ને એ એક્ઝેક્ટલી જવા નથી દેતો આપણે જ્યાં ત્યાં તો ભરે પડીશ કહું છું હજારો દાદાજી બીજા શોધી ભાઈ અહીંયા અને એને જોઈ લેવાનું આપણે અને જોવે તો કે આ સાહેબ મને નાટક કરાયા કરાયા કરતા હતા હવે જોવા એટલે એમનું નાટક જોવા છે બહુ સારું થયું તે છૂટે વિચારું એટલી પ્રકૃતિ ચોખ્ખી થઈ વ્યવહાર ચોખ્ખો થયો એટલા તમારા દિવ્ય ગુણ ખીલ્યા પ્રકૃતિનો ભાગ એટલો દિવ્ય થયો નામ સમજણ પડી ના સમજે સમજો શું કરશે પ્રકાશ બરોબર જ્ઞાની પુરુષના કર્મો દિવ્ય કયા છે સમજદારજીમાં જ્ઞાની પુરુષ બધા મનુષ્ય વેપાર બધું જ એનું હોય છે ભગવાનનું એવું હોય છે મારી ભગવાનની દીકરી હતી શું કહ્યું દીકરી હતી પત્ની હતા પણ ત્રીસ વર્ષે જયારે મહેલની બહાર નીકળ્યા ત્યારે પત્ની પકડ રાખી જ નથી જો દીકરી પડાવી દીધી હતી અને જમાઈએ હંગામાં જ મળ્યા હતા બધા આપણે અંદર અંદર હગા જોઈએ પણ આપણને ખબર નથી હોતી કે હવે આ હગા થયા કે બોલવા બોલવાનું નાટક બહુ અસલમાં કઈ કઈ ફરી છે પછી શું કે ઘટે ઘડિયા ઘડિયા શું બોલે છે ઘટ સાથે રે ઘડિયા એટલે એટલે શરીર સાથે વણાઈને આવેલું કોને મોકલ્યા કોને ઘડ્યા રામે બોલ્યો લાઈન સુખ દુઃખ મનમાં આણીએ અરે ગાઈને મહિને બોલવાનું રે સુખ દુઃખ મન બોલ બોલ બોલ બોલ સુખ દુઃખ મન માના घट साथे रे घडिया रघुनाथ ना जडिया रघुनाथ जडिया शाळ्या ते कोयना नव टाळे रघुनाथ ना जडिया ते कोयना नव टाळे रघुनाथ मम्मी तो बजाता है मत दादाजी सीता सरखी सती नहीं जय न राम जी स्वामी अर्धिरस्ते वन भोग व्या नमल्यान કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ પાણી નતું અને પાણી વગર પાણી વગર એમના જ કુટુંબના જરા કુમાર થી બીજ તું આવી ગયો અલી ભાઈ તે બાજુ હતું સરસ હતા અને થોડું ગુલાબી હતું બે હતું તે બે હરણ જેવું મોડા જેવું એવું હરણ જેવું લાગ્યું એવા આકાશને બધા પ્રકાશો પડે ને એટલે એવું લાગી ગયું કે હરણ્યું છે લો માર્યું આખું નાખું પાણી ભગવાન ભાઈ લેવા ગયા હતા આવતા પહેલા તૈયાર કહ્યું કે મને મારો ભાઈ આવશે આવી છે તું ભાગી જાય જલ્દી પણ હવે આ વેદનામાં સખત કહે છે તું જા એ કરુણા એ કરુણા શું કહ્યું હા એ જાણે છે કે પેલું છોડશે નહીં અને ભાગી જાય છે બહુ પસ્તાવો કરે છે પણ એ દેવ થાય છે પછી પસ્તાવો કરતો પસ્તાવો તો બહુ મોટી વસ્તુ આ પસ્તાવો વિપુલ જરૂર ગીતા એવો ગીતા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું બોલે આ પસ્તાવો પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું સ્વર્ગથી અહીંથી પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને એટલે આપણે પુણ્યાનુબંધી પુણ્ય છે ને એટલે એને અંદર જબોડીને પોતે ચોખ્ખું થવા જાય છે બધા એમ જ એમ છે પાણી એટલે ચોખ્ખા થઈ જાય <laughs> એનું બહુ મહત્વ છે સ્નાનનું બહુ મહત્વ છે એટલે આ સાહેબ છે આવું પણ જ્યારે કોઈ આપણને ખબર પડે કે ચીટિંગ કરે છે તો તેને એ તો આપે કીધું કે મારું જ મારી સામે આવ્યું પણ એવું એ સ્વીકાર નથી થતું ને ના એ બરાબર છે પણ એ ચીટિંગ કરે છે ને તે આગળ મારો સ્વભાવ છે તે સ્વભાવ ખાલી થવા માટે કોઈ માધ્ય સાધન તો આવે કે નહીં મારી આગળ શરીર જો સાધન છે શરીરને ચોખ્ખું થવું છે તો શરીરને ચોખ્ખવા માટે બહારથી કચરો કૂચો કરનારો કોઈ આવે કે ના આવે પણ આપણે એને ગુનેગાર ગણીએ છીએ એને ભૂલવાળું ગણીએ છીએ આ તકલીફ એ આપણું છેતરવાનું બધું કરાવવા ધંધો કરાવવા આવ્યું હોય એ તો આવે જ ને ના તો એવા જોડે ખુલ્લા મને રહેવાતું નથી ના પણ આ તો જે કહું કચાસ કરવી પડશે નબળી છે આ બધી વીકનેસીસ કહેવાય છે વીકનેસીસ અને સાયકોલોજીકલ અસર પડી ગઈ છે સાહેબ મને આમને તેમને પલાળું બીજું કશું જ નથી આ લાઈફ બરાબર અને આપણે તો બધું નીકળી ગયા મનથી છૂટા પડ્યા સાયકોસ ઉપરથી આવ્યું સાયકોલોજી આવ્યું એટલે લોજિકલ માઇન્ડ આવ્યું રેશનલ માઇન્ડ આવ્યું પરંતુ આપણે છૂટા પડ્યા મન તો આપણું દેખાય છે તે એના વિચારો અને જણાય છે કે મન છે અને હું શુદ્ધાત્મા છું એ દેખાતું જણાતું થયું મન થયું ને આપણે એના દેખનારા જાણનારા થયા આ નોખું પડી ગયું ને જે શાદી સંબંધ હતો ને છૂટી ડિવોર્સ થઈ ગયો સાદી સંબંધ ડિવોર્સ થઈ ગયો રાઈટ ડિવોર્સ એવો થયો કે ફરતી ડિવોર્સ ના આવે કોઈ દિવસ ના આવે કંઈક શુદ્ધાત્મા ડિવોર્સ હતો પૂરતો એ તો પાર્વતીજીનું શિવજી જોડે લગ્ન થઈ જાય છે પાર્વતી શિવજી જાણ લે જન્મ પેલા એમના સસરા બોલાવવા માંગતા નતો ગયા ખરા જોયું નથી કોઈ ખબર નથી શિવજીની જાન શિવજીની બારા શુદ્ધ આત્મા હું બીજું શું પદમાં જે છે કે જ્ઞાની સત્પુરુષના પ્રત્યેક કાળ દિવ્ય પ્રત્યેક કાળ એટલે એમનું કાળ એટલે કે આ દેહ સંલગ્ન જે કાળ છે કારણ કે પોતે અંદરથી એનું દિવ્યતા સ્વરૂપ નોખું પડી ગયું કે કોચલીથી પાણી એવું બધી બાજુથી હરકું ફૂંકાતું ફૂંકાતું છોટું પડ્યું મોટું ના પાણી બધું હરકી રીતે છૂટું નથી પડતું બધા ગોટા એવા ના હોય કોઈ વખતે પેલું પાણી ગંદા ગોટો પછી એવું નીકળે ચોખ્ખો નીકળે ત્યારે તમે ખરીદો તો ગોટો નારિયેળનો આખો આખો સૂકું તું ગયા આખો ગોટો તો એમાં રસ છે તમે નાના હતા હતા તો ખાતા હતા છોકરીઓ બહુ ખાતી ગોયરોમાં ગોયરોમાં ખાતા ગોયરોમાં અમે તો બધા બધા અમને કાળજી બધા જોવાના ને આના મને થઈ જવાનું આવો ધંધો હતો એ વખત એમના ગયો બધું સુખ મળે છે જે મોટા રોયલ ફેમિલીને મળે એવા અમુક એટલે એ રીતે બરોબર પણ જેની પાસે દ્રષ્ટિ છે જીવવાની કે જે દ્રષ્ટિથી મરણ ના આવે શું એ દ્રશ્ય જ કામ કરે આ બધા સાધનો જ બધું છે એને સારા ઉપયોગમાં લેવાય નથી શું કહ્યું સદુપયોગમાં લેવાય બાકી આ સાધનો કોઈને સદુપયોગ રાખે એવા છે બધા પૂછ્યા ને ના કેમ પૂછું તને શું શું ખબર નાખી રાખતા એવું અનુભવ તો છે દિલ્હી છોકરા એવું છે ને સાહેબ નું ટીવી કઈક હોય તો આ ટીવી છે તે પોતે બન્યું હોય અને પોતે પોતાને જોતું હોય તો ટીવી કહેવાય ખરું બોલો ને આંખો છે તે પોતે બની હોય પોતે જોતી હોય તો આંખો જુએ છે એવું કહેવાય ખરું પછી કશું જોવાનું પછી ભગવાને કઈ રહ્યા પછી જે ભગવાન આંખને જુએ છે રહ્યા જ ક્યાં પછી આ ટીવીને આપણે જોનારા છીએ રહ્યા ક્યાં પછી પણ ટીવી ક્યાં રહ્યું કશું શું રહ્યું અંદર પડી આ ટીવી આખો સ્ક્રીન છે આપણો એટલે કે છે વ્યવહારમાં કે તણાવથી ડુંગર આમ આંખ આટલું તણું મૂક્યું હોય ને મોટું હિમાલય પહાડ હોય ને ધરકાઈ જાય આપણે ગુજરાતમાં કહેવત છે કરુણા ઓઢે ડુંગા નહીં છે આખા શરીરમાં સારામાં સારી વસ્તુ હોય તો એટલે ચોખ્ખી એ પરમાણુ બનેલી આંખો છે પ્રકાશમય છે આખી પણ એ પ્રકાશ પોતાનો નથી ભગવાનનો પ્રકાશ પડે છે શું કહ્યું એટલે આંખો જુએ છે એટલે એને જ્ઞાન ચક્ષુ કહ્યા વ્યવહારની એટલે કે જ્ઞાન ઇન્દ્રિય કહી જ્ઞાન ઇન્દ્રિય થી જ એ દેખાય દેખાય આ કર્ણેન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય છે તે જ્ઞાન ઇન્દ્રિય કર્ણ સાંભળવાની છે એનાથી જે કહે જેનું જે ઇન્દ્રિય એનું એનું જ્ઞાન એ પ્રમાણે કામ કર્યા કરે આ છે તો કર્મેન્દ્રિય ગઈ તો આ કામ કરે પગ કામ કરે આ બધું જાતનું કામ કરે શરીરમાં નાખે કાઢે બધું કર્મેન્દ્રિયો બધી નહીં સમજાયું આવું બધું ચાલ્યા કરે મન બધા ચલાયા કરે અને મનને આપણે જોયા કરીએ કૃષ્ણ ભગવાન નતા જોતા અને અહીંયા છે બોલો કૃષ્ણ ભગવાન જોતા હતા અર્જુને લડતો હતો સામે લડતો બધા બધી જોયા કરતા પણ પાછા નાટકમાં પૂરેપૂરા હતા રત્ન જેમ આમ થાય આમ થાય અર્જુન કે સાહેબ થોડું આ બાજુ લઈ જાય પેલા પેલી બાજુ મારે લડવું છે આમ લઈ જાય તેમ લઈ જાય બધું કરે પણ પોતે ભાગ નતો લીધો ઘડવામાં ભાગ નતો લીધો હા કોઈ વખતે ખોટું થતું હોય અધર્મ નહીં થવાનું વિશ્વ પિતા આગળ નહીં થઈ ગયું એટલે કર્ણ આગળ થયો આટલો મોટો એટલે એમને નટખટિયા કહેલા શું કહ્યું અને કાનાને કાનાને નટખટિયા કહેલા અને દાદા ખટપટિયા આયા આયા તો આવી જાઓ ચાલો જ્ઞાન આપું બધું બાકી જ્ઞાની ખટપટ શું કામ હોય વિતરાક થઈ ગયા ખટપટ શું કામ કરે એ બધું કરે પછી કામે ના રહ્યા જ્ઞાની પણ કામમાં લાગ્યા પરમાત્મા સ્વરૂપનું દાદાથી જ નીકળી શકાય ખરી પરમાત્મા અને એનો અમુક ભાગ નીકળ્યો હોવા બહુ ચોખ્ખો ચોખ્ખા સ્પષ્ટ ચોખ્ખા બને અને એમને પણ દેહધારી પરમાત્મા થયા એટલે જ્ઞાની દેહધારી પરમાત્મા છે જ્ઞાની પુરુષનો આત્મા એ મારો આત્મા છે હવે દેહ છે આત્મા નથી પણ એ દિવ્ય છે એટલે એમનામાં જે આત્મા પ્રકાશમાન થયો છે એ આપણે એનાથી નિધિધ્યાસન રહે એટલે પછી અંદરથી ધીમે ધીમે ધીમે એ અંદર આત્મામાં વિતરાગતાથી કેવી રીતે રહેતા હોય એ ચર્યા કહેવાય છે શું કહ્યું ચર્યા એટલે એ શુદ્ધાત્માનો ચારો ચર્યા કરે શું કહ્યું એને ચર્યા કહેવાય ભગવાનને અને એ આપણે સમજાતી જતી જાય એટલે એ લીધી ધ્યાન પછી તેનું દેવ નું હોય તો એના મારફતે પછી અંદર જવા દીધું નહીં જવાય તમારે એટલે નિજ અધિ આસન શું કહ્યું શુદ્ધાત્મા અધિ એટલે શુદ્ધાત્મા સ્વરૂપ એમને જો ઝૂંઠ્યા કરું છું બે સ્વરૂપ નહીં એમને શુદ્ધાત્મા સ્વરૂપ અધિ એટલે પેલું થઈ જવું અને આસન એટલે ફિટ થઈ જવું એમની જે ચર્યા મેં ફિટ થઈ જાય એટલે દીદી ધ્યાસન શબ્દ વેદાંતમાં પણ છે અને જૈન દર્શન બધામાં છે પેલા નિર્દિજ આશ્રમ એ બહુ મોટો મોટો એ એક ઇઝીલી આપણને કામ મળે જ્યાં સુધી પ્રત્યક્ષ હોય ને ત્યાં સુધી સીધું કામ ચાલે આપણાથી હવે હવે થોડુંક અમે તમે ચલાવો થોડુંક આપણને બિલ વાગે નહીં ભોજનનો ત્યાં સુધી બેલ રાખે છે ના ભાઈ એને ટાઈમે બગાડજે એમ લો લઈ લો કલાક પછી કલાક હવા કલાક ચાલે પછી શરીર કે થોડુંક જાવ ડૉક્ટરો એવું કહે છે અત્યારે દાદા મારા પ્રભુ પરમેશ્વર એટલે પછી સરનો કેટલો ટાઈમ રાખ્યો પાંચ વાગે પાંચ થી સાત સાત ને સાતે ભોજન અચ્છા બરાબર બરાબર છે એ બધા આમ રહેવાના કે જઈને આવે બધા નજીક વાળા જઈને આવે ભલે તો પાંચ થી સાત આવે સાડા ચાર બધા આવજો હા મળશે બધું ચા મળશે પણ મળશે <laughs> સત્સંગ છે

Bosan beres mulai ઇલેક્શન માંગશે કલાક દોષી વસંતભાઈ ઇલેક્શન

Hello? Hello? Hello? Hello? Hello? Okay?

ચાલો જમવા ભાગ્યશાળી પ્રસાદ લેવા પધારો

Lablace, eu sunt până la focus, că te am avut. Su? Like camera ta, Baru gitu. Kapan yang aku tidak kontrol ayo nih? Seruan mengkontrol ayo, audio udah tuh. Kita dari દ્રષ્ટિથી જોઈએ એટલે નેગેટિવ વિચારથી તો આપણે પાછળ કર્મ બને અને પોઝિટિવથી જોઈએ તો ના નહીં વિધેલું પોઝિટ નેગેટિવ બંને આપણે કરવાનું આ બધું શુદ્ધાત્મા જ અંદર રહેશે ને ભલે આટલા ટાઈમના પાછળ પાછળથી હાજર થાય છે એટલે જાગૃતિ છે ને અંદર જાગૃતિ છે એટલે આના અંદર શું તમને ખબર પડે કે આવું થયું તમારું વોકઆઉટ છે પ્રતિક્રમણ અને ધારો કે આપણે નક્કી હોય પ્રતિક્રમણ કરવાનું પછી પછી ગમન

રસોડામાં રસોઈ બનાવી દીધી વાસણો પડી ગયા થાકી ગયો ને સાફ ના કરો બીજા સાફ કરી નાખો કે સાફ થઈ ગયા તો કે ભાઈ ના કહો રસોઈ પડી ગયો કહો બોલતા આપણે સાફ કરી નાખ્યા જાગૃતિ છે સુધારતો જે ભૂલી નથી જોવાનું જે પણ જાગ્યા કરવું તો ધોવાણ ચાલુ થઈ જશે ખબર પડે કે રસ નહીં હવે શું છે પહેલાં આપણે કઈ રીતે જોતા મારું તો ભૂલ છે સો ટકા મારી ભૂલ નથી એવું હવે શું થયું કે મારી ભૂલ છે સમજાય પણ સો ટકા નથી સમજાતું ભૂલ છે સમજાય પણ સો ટકા મારી જ ભૂલ છે અંદર હજુ એક્સેપ્ટન્સ થતું નથી

કે કન્ફ્યુઝન નીકળતા જાય તમને જેમ જેમ ચા પાંચ જગ્યા કરો એટલે તમે ત્યાં તારા કન્ક્લુઝન હાજર હાજર રહે બધું પહેલાં બે મહિના ચાર મહિના દેખાતો ઓછો થતો જાય અત્યારે આપણી સામાન્ય રીતે દરેક પરિસ્થિતિ કેવી છે કે બે ચાર કલાકે ભૂલ દેખાઈ જાય કરી આવે લાંબી ને નહીં કે પક્ષમાં નથી હવે અમને નક્કી થઈ ગયું મારો ભૂલો પક્ષ લેવો નક્કી કોને થયું તો કે બિલાસા નક્કી થયું આનો બેટને નક્કી થયું કે મારો ભૂલનો પક્ષ લેવો નથી તો મારે સંપૂર્ણ સો ટકા ભૂલ વગર ના થવું છે સંપૂર્ણ સો ટકા ભૂલ વગર થાય એટલે આપણે ભગવાન પણ

Cada um que da sua, ela da sua. Poucas almas do Copará. બધા ફોકસ લોકો પર હવે શું કે દાદા ફોકસ આપણી પર ફેરવી આપો વન એટી ડિગ્રી ફેરવી આપો ગાડી લઈ જાવ બહુ ઓછા કે ફોકસ આની પર પીધું એટલે ઉપયોગ આની પર ફોકસ કર્યો આપણે એટલે આની ભૂલો શોધવી પડે કે દેખાય ફોકસ ફોકસ ફેરવી જ આપ્યું પેલું શું છે કે હવે એ ફોકસમાં તમારે કશું કરવું પડે દેખાય જ કરે સંતોમાં છે એના માટે થ્રી સિક્સટી છે શકે દરેકના વ્યૂઝ એક્સેપ્ટ પણ કરી શકે અને કોઈ વાર કોઈ જોઈનો ભેદ પડે નહીં સમજાય એ સેન્ટરમાં ગયા કરે એ થ્રી સિક્સટી ડિગ્રીના વ્યૂઝ એક્સેપ્ટ થયા કોઈ જોડે ભેદ પડતો નથી પૈસા પ્રોગ્રામ બદલાવી જમનાર અમારે શું કરવાનું સમય સમયની તમારો અવાજ આવે જે ટિકિટ છે મને તમારો બહુ એટલે અમે ઓક્લાહોમાંથી આપણે લઈએ કંઈ તો કરવું પડશે અમારી ટિકિટો છે ત્યાં તો નોન રિફંડેબલ છે અમે ત્યાં જતા રહીએ શું ખુલ્લામાં છેલ્લા દિવસે દસ કલાક નો થતો એમ થોડા પાંચ કલાક પાંચ કલાક અહીંયાથી banana never thought case that long always okay smallest part हमने समय समय विचार में समय पला बेसिक जमीने ચાર પાંચ જણા છે ને સાઈડ ટિકિટો લેવા જવું કરતા પેલું કંઈક કરવું પડે ના ના બરાબર છે યો ના કંઈક વિચારી પણ તમે તો પેલી આ રેન્ટ કાર લીધી તો મને સુરત દેસાઈ લઈ જવાનો હતો માર્ગદર્શન મને ઓક્લોહામાંથી મેસેજ ફુરસદભાઈ નો મને ખબર નથી આ બધું કેન્સલ થઈ ગયું આઈ જસ્ટ આઉટ બિચારાનો મેસેજ વાંચવા જેવો You We are unlucky good girl on earth. Bichara. That is okay. કે જેટલી જેટલી વાતચીત થાય એટલી એને પટલો છોડાવાય એટલે માટે પકડાય સ્વતંત્ર શક્તિ તો છે ને સ્વતંત્ર શક્તિ છે ને તો કેમ પડ્યું તારી પકડ છોડવા માટે ન પકડવી કે સામેથી નેગેટિવિટી મારી નેગેટિવિટી છોડવા માટે મને તો ફરજિયાત છે એનો ઓપ્શન તો નથી સામે કોઈ ઓપ્શન જ નથી આપણે नाम तो पूछ ही लो जो मत सत्संग में राह ने पूछा कोई भी आपको पूछ संभार तो है बहुत कम हाँ वो लेके आएगा हाँ आता है आता है हाँ अभी करता हूँ करता तो ये बात तय होती है ના મારા કશું મોડું વિચાર કરું છું કરી નાખું તો થોડેક આપણે બીજું લગાડતા હોય પછી આપણું એમ્પ્લીફાયરમાં નંબર લગાવવાનું હતું ત્યાં આપણે ગેટલિંગ પણ બોક્સો લગાવતા એમાં આપણે કોડેકમાં કરતા હતા કોડેક શું આપણે કોડેક લગાડીને કરતા હોય એવું હતું ને કોડેક છું આમાં યુએસબી કોડેક હતું એ તો જુદું હતું ને ઓડિયોમાં ને ઓડિયોમાં હતું ત્યાં આવે છે વસંતભાઈ જોડે ભેગું Gracias.

Sugiri? Ah, ah, स्नाने दिकरी न्यूयॉर्क માં છે અરે ડોએ મેં ફેશન ડિઝાઇન તો દરેક કોસ્ટ ઇઝ કોમ્પ્લેક્સ ફાઇનાન્સ ફાઇનાન્સ Yeah. Hello. હા ચાલુ છે ને હજુ ને આવે છે ટેટલી બહુ પાવરફુલ નથી સ્પીકર નથી યા તો માઇક્રોફોન થી ચાલતું માઇક્રોફોન લાઈફ છે સામે આવે મારા Makeshift. It's a protein. બોલો સ્પેર પાર્ટમાં મળતું નથી સેમ પ્રોબ્લેમ Hello. Hello. Hello. Hello. Hello. Hello. Hello.

દાદાજીની રૂમમાં ડેસ્ક આગળ ટોરી બર્ડ્સની બેગ છે ને એ મારું છે તો લાવી આપશો પ્લીઝ Yeah. মানে হাড্ডির সাবুন সাজে ওর করে I usually never bring them. Yeah, no, I'm not.

Hey, your box is okay? Is it strong enough? I can see. <laughs> you can't see. Your camera can see. Yes. No. 먹어서 전성 쪽도 먹어서 또 저는 또 완전 그렇습니다. 일복을 보다 그라가다 미세도 나가다 하고 갔어요. 아, 아, 아. 아. હા હા વાપુ આવે

Kalau iPhone sekarang, aja, jadi, iya. wow. Halo. Halo. Internal microphone. Hello. Hello. Jai Satchinanan. Thank you. ત્યાંથી બોલો ને ત્યાં નહીં નહીં બાજુ નજીકમાં જઈને નથી બેઠી છું હેલો પપ્પુ બંધ થઈ ગયું એક મિનિટ એક આપણે

Hello. Hello. Hello. Jai Satchidanam. Jai Satchidanam. Hello? Hello? Hello? Hello? Hello? Hello? Hello? Hello? Hello? Hello? Hello? Hello? hello hello hello Gita bên à chị chị đã đây chị đã bên là cô phải chị sao đâu હમણાં બેસો જ બેન જમવા બેસું છું ચાલશે હું જમવા બેસું છું આપણે પેલી બાજુ ક્યાં દાદાજી પેલી બાજુ પેલી બાજુ પેલી રૂમ પેલી બાજુ હવે પાણી બોલાવો

પછી નહોતો આવ્યો પછી જે ટ્રાય કરી દીધું છેક લગી હા હા હા

哎，咱们都要干。

હમ ઇડલી સંભાર આવ્યો બસો ઓકે સંભાર જાડો થઈ ગયો છે પતલો કરી આપું ગરમ શું નહીં જેમ છે તેમ જ ગરમ ના કર બગડી જશે ઓકે ઇડલી પર ઘી લગાડીને ખાશો ને ઓલવેઝ ઓકે ને પેલું કોકોનટની ચટણી લેશો પેલી બીજી છે ટામેટાની એના માટે